કવિની સિમિલી એ કેવી કે આ જે પેલા વાદી લગાવે ને એમાં સાત પેલા એ હોય હા તે એની શ્રુતિ છે કે શું કે છે એટલે એની સિમિલી છે આપણે જરૂર નથી અનનેસરી છે આપણને તો મોકલી જવામાં જોઈએ કરી તો સારું એવું લખાય કે જાઓ કવિ ક્યાં ક્યાં ના પહોંચે છે રવિ ના પહોંચે તો કવિ પહોંચે એનું મગજ છે પી રહ્યા બેઠો ચાર દિવસ કરાવે દખલ પખલ ના થાય ને એકદમ થાય એકદમ પણ બહુ સરસ નીકળે છે કેવા ગજબ ના પદ દાદા પીને લગતા હશે હે દારૂ પીને લગતા હશે આમ મૂકેલો કે તારા મળે તારા જીવ ઉપર દસ સદી બેસશે તે બેસેલી છે એક પદ આ વર્લ્ડમાં કોઈ માણસ બનાવી શકે ને એવું પદ છે એનું એનું વેલ્ડિંગ જોયું હજાર બી છે એક એક શબ્દનું વેલ્ડિંગ એ તો એની કદાચ હશે સો બસો વર્ષ પછી બહુ કદાચ એક એક શબ્દનું વેલ્ડિંગ શું વેલ્ડિંગ થઈ રહ્યું છે એને આમ હાથ મૂકી કહેલું તારે જીવ ઉપર સરસ્વતી બેસે તો પછી નીકળવા મળી જાય તો દારૂ પી પછી નીકળે ના એવું નહીં એમને નીકળે પણ પાછું પીએ તારે સારું નીકળે મને કહે ખરું એમની આનંદ આવો છે આનંદ મારો તેને ગયા જન્મ આનંદ છે ને આનંદ એ થોડો સ્લો છે ને મગજમાં થોડો સ્લો છે ને તો એમને શું કયા પાપ કર્યા છે કે એમનો દીકરો એવો છે એને શું પાપ કર્યા છે એવો છે એમને એમને કયા પાપ કર્યા છે કે એવો છે આનંદે કેવા પાપ કર્યા છે કે એવો છે એને હા એને આનંદે જે તે નષ્ટ થઈ ગઈ છે એ ઇન્દ્રિય બધા પાપ શું કહે દુરુપયોગ થયેલો અને ત્યાં ગયા તમે એની નો ફળ તને આપે છે એમાં લાભ ઉઠાવેલો તે લાભ નો ફળ ગોદામાં આવે કોઈની પાસે રાત જ ના ઉઠાવે એને પ્રાપ્ત થાય પ્રાપ્ત કેવી જાતના લાભ ની વાત દાખલો આપો દાખલો આગો ભાઈ સુખી હોય ને પોતે દુખી હોય તો સગવડ એની પાસે કપટ કરી કરી રૂપિયા પડાય લે આમ ફેર કરે કરીને લાભ ઉડાય લે પછી એનો ફળ તો આવે ને એવું ના કરે છે આપણે દુઃખી હોય તો આપણે થોડું જે કઈ ભાઈ આપે એટલા કરાય છે ઇન્ડિયન શું ના કરે ઇન્ડિયન પઝલ કહેવાય કેવું કોઈ બહાર ફરવા સમજી ના શકે આ કઈ જન પઝલ એટલે ઇન્ડિયન પઝલ જ એ એ સોલ્વ કરી શકે બીજા બધું સોલ્વ ના ગયા છે તમે શું હશે એ ઇન્દિરાબેન કહે છે કે એ આનંદ ને એમનો સંબંધ શું હશે ગયા જન્મમાં છોકરાનો હશે ગયા જન્મમાં ઇન્દિરાબેન નો અને આનંદ નો શું સંબંધ હશે ઈશ્વર સંબંધ બહુ ઉદાહરણ કરીએ આપણું હતા જે છે ત્યારે બિચારાને આપડે જેટલી બને તે ફરજિયાત છે તારી સેવા આ મફત નથી કરતી આ મરજિયાત નથી તું ના કરું લોકો આ પ્રવૃત્તિ વળે કે કઈ કઈ જાતની સીધા છોકરા સાથે તે નથી એ ફરજિયાત છે એ તો જ જોઈએ તો છુટકારો છે છુટકારો નથી આ સંસાર બધો આવો જ છે એના કરતા હા મોકલી દ્વારા વાત કરી હારી તમે જ નથી માથા પર હાથ મૂકી આપો હવે બીજો જન્મ નથી જોઈતો ના એક બે અવતાર થાય છે અમારે કયા ચાલે તો અને કંટાળે નહીં તો ધણી છે તેમાં કંટાળે છે પછી કંટાળે મારકણા હોતા શું કરે મારકણા હોતા હોત શું કરે છે મારકણા નથી એ સારું છે એવું માની ના આપે મારે ધંધા એક મારકણા ચડી નથી મળ્યા ભલે બહેરા છે ચડાય મારકણા હોય શું કરીએ મારકણા ગોતા મારે ટીંગડા મારે મારકણા તણી નીકળ્યો હોય છે હોય છે દાદા ખબર નહીં અહીંયા તો બહુ હોય છે હા દાદા અહીંયા આગળ <clears throat> હવે હમણાં નવું એક ડિસીઝ નીકળ્યો છે કેવું બેટર્ડ વાઇફ એટલે ધણી માર માર કરે એવી બૈરીઓ ને બેટર્ડ વાઇફ કહેવાય ધણી માર કરે ધણી એની બૈરી ને મારે એટલે બેટર્ડ વાઇફ અને બૈરી ધણી ના મારે એવા નથી હજી હજી ચાલુ જ તો એટલા મહાત્મા આવે છે તો પચાસ પચાસ વર્ષના છે આવે છે તો મને કહી દે કે જુઓ આજ મને બે ધોર મારી દાદા જુઓ આ મને એ થઈ ગયું છે મેં કહ્યું તમને જે થઈ ગયું મને કહી દઉં <laughs> સાયન્સ વિચારો કહી દે તમે ક્યાં શું કર્યું તક સંભાવ નિકાલ બહુ સારું હવે આજના ભાઈ તો તારે મોકલે જવું હોય રસ્તો છે બાકી નહીં તો તું હા તું એમ દસ મારે મોકલે જવું હોય તો એ મારે બે આપણે દસ મારીએ પછી એ વેપાર ચાલુ સારો લાંબો લાંબો વેપાર મોટો બિઝનેસ મોટો થઈ ગયો બિઝનેસ શોર્ટ કરવો હોય તો આ રસ્તો છે મને દેખાઈ જાય બિચારો કશું સંભાળ નિકાલ કરો બધી જાતના માર હોય તો મને કહી દે પાછા બધા હું એનો દુરુપયોગ ના કરું કોઈને રૂબરૂ ના કરું એને લોકો લોકો ખરાબ થતી છે દાદા એ પૂછે છે કે કોઈ ગાંડું માણસ હોય ગાંડું એને કઈ કર્મ બંધાય ખરા ગાંડા માણસને કર્મ બંધાય હે ગાંડું માણસ હોય ગાંડા એને કર્મ બંધાય કશું બંધાય એને તો કઈ ભાવ ભાવ બહુ ના હોય ગાડા બે પ્રકારના એક ફર્સ્ટ ક્લાસ ગાડા અને એક ગટર ક્લાસ ગાડા તો ફર્સ્ટ ક્લાસ ગાડા તો એમ કે આ અમારા હાથબંધાય આ અમારા કાકા આ અમારા બાબા એ ફર્સ્ટ ક્લાસ ગાડા કારણ નહીં કે તે કહ્યું હું શું એ મેડનેસ પછી બીજી બીજી મેડનેસ તેમાં ફર્સ્ટ મેડનેસ પછી સેકન્ડ મેડનેસ તે બધા કર્મ બંધાય મેડનેસ માટે એક છોકરીને જીભ જીભથી બોલાવતો કેવું થાય મા બાપ મને કે વરસ શું કર્યું છે કે આ જીભથી નહીં બોલાવ્યું મેં કહ્યું એની જીભ સાથે સાત આઠ વર્ષ પછી બોલતી થશે એ કહ્યું શું કહ્યું જન્મથી જ બોલતી નથી સાત આઠ વર્ષ પછી બોલતી થશે પણ બોલશે શું બોલશે કે તમે ભગવાનને કહે છે હે ભગવાન મને ક્યાં બોલતી કરી એના કરતાં ના બોલતી હોત સારી ખરાબ શબ્દો બોલવાથી અમારે ઘા લાગે એવા શબ્દો બોલવાથી જ એની જીભ ખેંચી જાય જીભનો દુરુપયોગ કર્યો એટલે જીભ ખેંચી જાય પણ અમુક વાર ભોગવી ગયું એટલે પાછી જીભ ચાલુ થાય ફરી તો એવો દુરુપયોગ કર્યો ફરી પાછું ફોન આવડા આવડા શબ્દો બોલે આપણને કાળજું ઊંધાઈ જાય એવું બોલે એવું તો આપણને બોલતા ના આવડે એવું બોલે એટલે બેરા જણી તો બહુ ઉત્તમ કશુંક આપણે કોઈ વાત કરીએ જો આપણે નહીં આપણે જ નહીં Yeah. આવું મને સંભળાય નહીં એ તો બધા દાદાની વાત કરે નહીં મારી પાસે સિગરેટ નહીં મારી પાસે સિગરેટ નહીં એટલે મને ભય નહીં મારો નો સિક્રેટ છે એટલે ભય નહીં મને કે થોડું મારી જી વાત કરે છે હા હા ઉપડો ઉપડો ઉપડો જય સચિદાન દાદા ભગવાન જય સચિદાન બે માણસને એક ફાયદો કે પેલું મશીન પહેર્યું હોય અને કોઈની વાત નહીં સાંભળવી હોય તો મશીન બંધ કરી દેવાનું કે છે કે છે દિલીપભાઈ કહે છે એમાં બેરા માણસ એક ફાયદો બેરા માણસ ફાયદો હા કે કોઈ વાત કરતો હોય અને ના સાંભળ્યું તો મશીન બંધ કરી દેવાનું આ મશીન છે બંધ કરી હવે સંભળાય જ નહીં બહુ બોલું તારે જ નિમ બંધ આજના આ માણસો આજના માણસો માણસોનું સાંભળવાની વાણી સાંભળવાની ભક્ત કઈ આગળ છે દાદા ભગવાન પાસે વાત વાણી સાંભળવાની તે સાંભળવાનું મન થયા કરે બધું સાંભળ સાંભળ કરવાનું મન થાય બાકી આ બીજી તો બગડે એનો શોધ મીઠા જતી નથી બીજી વાણીમાં અને ખરી વાત સીધી કોઈ કોઈ કોઈ કઈ કહ્યું હોય તે આપણે કહેવાય ને આ પેલો ઇન્વેસ્ટમેન્ટ કામ આમ કરેલી વાત પેલો આપણને સીધી ડિરેક્ટ વાત કરે ઇન્ડિરેક્ટ વાત નથી ડિરેક્ટ કરી બધું ભૂતી નાખે બધું લોકોને સમજાવ જ નથી બધું એટલે મને વાત કહીને આ કે એટલે હું સમજી જઈ મને શું થયું છે આ બોલે શું એટલે હું નોંધ ના કરું બધી કે હા પણ ખરે પણ નોંધ ના કરું એના કરતાં ઇચ્છે બહેરા હા મારી વાત કરે તો મને સ્પીકર ની કારણ કે નો સિક્રેસી તેની કેટલી શું વાત કરવા તમે જેની સિક્રેસી નથી તેની શું વાત કરાવ તો મારે ખબરવા જેવી જ ના હોય એમાં કે મારે શંકા કરવા જેવી ના હોય શંકા ક્યારે કરે પોતાનું કઈ સિક્રેટ હોય ચાલે ને તો ઓપન ટુ સ્કાય રાતે બાર વાગ્યા સાડા બાર વાગ્યા એક વાગ્યા ઊંચા થઈ ગયા તો તું જુઓ એ સિગરેટ ખાની ચીજે જ ના હોય એમાં open to sky cigarette cigarette cigarette છોડી ને દાદા નું જ્ઞાન રહેશે ફરી બે રાગે પડી જાય તમને થોડું થોડું રહે છે થોડું રહે છે કે થોડું ના થોડું રહેવું છે બે ત્રણ વખત આવ્યા તો તમે આવું રહો મારો પ્રોગ્રામ છે તો રહો એટલે આપણે ફરી જ્ઞાનમાં ફરી જાય છે દાદા થાય છે શું કે જ્ઞાન મળે છે પણ આચરણમાં આવવાનું બહુ ગયું છે દિલીપભાઈ કે છે જ્ઞાન મળે છે પણ આચરણ માં આવતું નથી જલ્દી આચરણમાં લાવવાનું નથી આજ બધા આપવાનું નથી કોઈને આયુર્વેદ તેની બૂમા બૂમ કરી આખી જિંદગી આ બધા મારી આજ્ઞા પાડવાની રિયલ જોવું વ્યવસ્થિત સમજી જવું અને સંભાળો નિકાલ કરો ફાઇલનો એ કચકચ કરતી હોય તો સંભાળો નિકાલ કરો આપણે હિસાબ હશે તેથી કચકચ કરે છે એમ કઈ સંભાળો નિકાલ નથી એ મુશ્કેલી પડે છે ને સંભાવ નથી રહેતો ત્યારે ના પણ આવે છે ફરી જ્ઞાન આપીએ તો તમને સમજણ રહે છે જે જોઈ કૃપા નહીં આપણે બધા અવસર કર્યું નીનુબેન કે છે કે એમને એ જ પ્રોબ્લેમ છે નીનુબેન એમ જ પ્રોબ્લેમ છે કે આચરણમાં નથી આવતો સંભાળ નિકાલ નથી થતો એને થાય એટલે અમારે એટલું બધું અમે તો બહુ સરસ થઈ જવાનું છે એને તો વાંધો જ નહીં અત્યારે કૂદી લે સમજણ <laughs> બધી હોય પણ તેમ વખત આવે ત્યારે જતું રહે પછી એનું પ્રતિક્રમણ બી કરું એ કે છે સમજણ બધી હોય પણ વખત આવે ત્યારે પ્રતિક્રમણ કરી લેશે પ્રતિક્રમણ પ્રતિક્રમણ દાદા કરું છું પ્રતિક્રમણ કરું જ છું મારા દિલમાં એવું હોતું નથી કે હું એને કરું પ્રતિક્રમણ કરવાનું આપણે કારણ કે એકદમ છે તે એકદમ ખ્યાલ આપો એ તો બહુ હલકા કર્મ હોય ને તો ખ્યાલ આવે આ તો બધા ભારે કમ ચીકણ્યા તો એટલે પણ આત્મા તો છે પણ વચ્ચે પેલા એ જાય છે બસો આપણી ગોઠવેલી એ ના દેખાય તો પણ છે તો ઘર જ નથી જગ્યાએ અને એ બેન તો ભગવાને ખુશ થઈ ગયા છે કારણ કે એમને પણ સર્વિસ કરી અને બાર હજાર ડોલર આપવા નક્કી કર્યા તેને મેં કહ્યું એમના લેવાના અમારે લેવાના નથી કહે એમના જો લઈને તારે આપવાના અમારે લેવાના નથી તમારે પોતે સર્વિસ કરી નહીં કરે છે એવી સુંદર સર્વિસ કરે છે પછી આ કદાચ શું આશા રાખી આપણે માઇક ડ્યુટી કરે છે ભગવાનના મંદિરમાં આરસ ગોઠવવાના પૈસા એના આપ્યા આટલી ઉંમરમાં એનું ફળ તો આવશે ને ભગવાનના માટે કઈ પણ કર્યું છે તેનું ફળ આવશે એમને યાદ કર્યા છે તો એ ફળ આવશે એમને એ કર્યું છે તે પૂજા કરી છે તો એ ફળ આવશે કંઈ પણ એની પાછળ કરશો તો આવશે પોતાના છોકરા માટે કરશો તે તો એમને નહીં લેવાનું છે અને ગટરમાં જશે શું કરશે પણ એ કરવાનું કરું છોકરા માટે નહીં તો લોકો લોકો એને બૂમ પાડે તમે ક્યાં માણસો છોકરાને ફરજો બધા હતા નથી કારણ ફરજિયાત છે લોકો કરજો કેવી અને આ ડોલર આપતા એ ફરજિયાત નથી આ મરજિયાત છે એ તમારા આવતા ભાવનું છે તે ક્રેડિટ છે શું છે આવતા ભાવ બધું છે આ ભાવમાં તો ક્રેડિટ કરી લે તો કામ લાગ્યું ત્યાંનો કંઈ ક્રેડિટ કરી કામ લાગ્યું હવે પછી ક્રેડિટ નહીં કરવું પડે સો વીઘા જમીન હોય તો ઘઉં ભાગતા હોય પાંચ હજાર મણ તો અમારે એમાં નાખવા માટે ના દસોમાં નાખવા ના જોઈએ એની કચર કરી બસો ના નાખે તો ઉગે નહીં કશો તે જ આ એટલા માટે કઈ ને કઈ કરવું જોઈએ એમાં હાથે શું કહ્યું શું કરવું જોઈએ રોહિતભાઈ પૂછે છે શું કરવું જોઈએ ના કઈ નહીં કઈ સારું કામ દાદાને પૂછ્યું સારું કામ કરવાનું મને દેખાડો તો ત્યારે કરી આવું આપણે શું કહ્યું દાદા પૂછે તારું ગજું કેટલું ત્યાં કે મહિને બસો ડોલરનું તો દાદા કહે છે બસો ડોલરનું તમને દેખાડે શું કહ્યું મારી પચીસ ડોલરનું તો પચીસ ડોલર દેખાડે મારું પાંચ ડોલરનું તો બાર મિનિટ પર બાર પંચા સાઠ ડોલરનું દેખાડે છે શું કહ્યું ગજા તો ભક્તિ કરવી કેવી ગજા હા ગજાની બહાર નહીં ચાલુ છે ગુનો છે આમાં હરીફે નહીં કરવી રેસકોર્સ નહીં કરી નહીં તો રેસકોર્સ કરવા જઈએ ને ત્યાં ડાક્ટરનો પહેલો નંબર આવે પહેલો નંબરમાં રેસકોર્સમાં આવે નંબર પહેલો લાવે ડાક્ટર યાર એવડી મોટી કેડી જબરદસ્ત એટલે તારી સગવડ હોય એ સરપ્લસ તે સગવડ પણ પ્રેમથી ને ભાવથી કેવું હા પૈસા લેવાનું કાંઈ ખાવ નહીં આ તો એને લીધે આયુષ્ય લાંબુ થાય એને લીધે આયુષ્ય લાંબુ થાય આયુષ્ય શું લાંબુ થાય કારણ કે તમે થાય શું થાય લાંબુ થાય આહાર તમારો જે છે બાંધેલો બાંધેલો છે એટલો તમારો લેવાય તો તમારો આયુષ્ય લાંબુ ચાલે નહીં ના આયુષ્ય હિસાબે ગોઠવેલું હોય ને બધું એટલે આપણે જોવાનું નહીં જરૂર એ કાળજી રાખવાની જરૂર નહીં આહાર બાંધેલો એટલું જ લેવાય તેમાં મોહ અને કપટ બાદ કાઢવા બહુ મુશ્કેલ છે વ્યવસ્થામાં પ્રકૃતિ જેવી છે કે નીકળે નહીં એટલે પુરુષમાં જાય ત્યાં નીકળી જાય એ નીકળી જાય ત્યારે પુરુષ થાય એટલે કાઢી નાખવાનો ભાવ કર્યો બધા પુરુષ થાય એટલે સ્ત્રી કપટ કરવાનો ભાવ કર્યો એ પુરુષ સ્ત્રી થઈ જાય ભાવ થયો એટલે જે પુરુષ કપટ વાળો હોય થઈ જાય એ સ્ત્રી થઈ જાય કપટનો મોહથી સ્ત્રી થાય છે અને અહંકારને માનથી પુરુષ થાય છે અહંકારને ક્રોધથી પુરુષ થાય પુરુષ બધા ભોળા હોય બિચારા અને સ્ત્રીઓ તો બધા હોય સિવાય પછી ધણી બધા ચીડાયા કરે બનાય બનાય કર્યા કરે છે બધી સ્ત્રીઓ હતી ના હોય પાંચ ભોળા એના જે એક બેન છે દેશમાં મા બાપને કે મારે બેઠું નથી મારે દાદા પાસે રહેવાની છે કારણ બાળક અવસ્થા છે મોટી વર્ષ તમને બધાને ના થાય એ બાળક અવસ્થા ને કઈ નું કઈ આ વિકાસ થયો જે વીસે વર્ષની ઉંમરે ઓગણી વર્ષની ઉંમર હા એ બાળક અવસ્થા ક્યારે બાળક અવસ્થા પતે કઈ ઉંમરે બાળક અવસ્થા પતે કઈ ઉંમરે બાળક અવસ્થા પતે ત્રીસ વર્ષ પછી ત્રીસ વર્ષ પછી અમે એ કરીએ જવા બુદ્ધિ તાકાત થઈ જઈએ હવે છોકરીમાં કહું છું આ તો આપણે જ્ઞાન લીધેલા વાંધો નથી બાકી જ્ઞાન ના લીધેલું શું શું જ્ઞાન લીધેલા તો એ સભા નિકાલ કરી જ્ઞાન ના લીધેલા હોય અહંકાર ખુલ્લો હોય ને અહંકાર ખુલ્લો હોય કેવો હોય તેથી આપણે શાસ્ત્રે કહે કે રમા રમાડવી શેર છે વીથરી મહા મુશ્કેલ એકલો વીથરી પછી વાસણ જઈ જાય આપણો વાંધો નથી પણ બહાર તો આ લોકોને સ્ત્રીઓ તો બહુ મર્યાદામાં રહેવું છે સંસારી ના શા માટે સંસારી સ્ત્રીઓ છે સ્ત્રી સારી હોય છે બહુ સારી સ્ત્રીને પેટે જન્મેલા મોટા મારી બારી બધા જન્મેલા સ્ત્રીને પેટે સ્ત્રીની ઉપર શા માટે થાય અને છોકરીને મેં કપટ પૂછ્યું હતા કે મારા જેવું કપટ મારી એક બેન પણ નથી કે એ જાણ ક્યાંથી બધું જ જાણે આ જ્ઞાન આપ્યું જ્ઞાન તપાસ થઈ જાય મને કે છે કપટ નો એક્ઝેક્ટ નથી સમજાતું એનો કપટ નો અર્થ મને બરાબર એક્ઝેક્ટ નથી સમજાતો સમજાતું હતું કપટ કપટ નથી નથી સમજાતું આમ થોડું આમ આઈડિયા કરો પણ આમ શું એમ એક્ઝેક્ટ નથી સમજાતું કપટ એટલે પોતે ગુનો કર્યો હોય કોઈ પણ જાતનો પોતે જાણે કે ગુનો કરે પણ પકડાય નહીં આપડે કઈ શો ગુનો કરે છે બિલકુલ નહીં જાણતી જ નથી પકડાય એવું કરે શંકર જાતિ શંકર વધાર વધાર કરતું શંકર હવે મોકલે જવું છે ને બીજી જગ્યાએ દેવગતિમાં થોડું કરવું નથી ભૌતિક સુખો ભોગવવા થાકી ગઈ ના ધણી ફર્સ્ટ ક્લાસ હોય તો સુખ નથી અને સોનું સોના ઢગલા બંધ એ હોય પણ સદાય સુખ ના લાગે ત્યારે તો મુખને માટે લાયક થઈ જાય ભલે ને હોય આપણે શું છે એના તો કે ભલે ને બધું હોય આપણને એમાં રુચિ ના હોય ગમે ના હોય તો શું વાંધો છે રુચિ ના હોય એટલે તમને સ્વાદ બધું ખાઓ રુચિ ના હોય તો ખાઓ એ વાર ઘડીએ વાર ઘડીએ તમે યાદ આવ્યા કરે એ એ તમને નુકસાન કરે છે યાદ ના આવતું હતું ને આ ખાઓ પણ પછી ખાધા પછી યાદ ના આવી જાય પછી બે ત્રણ દાખલા કેવી સરસ અને ખાતી ભલે પાંચસો ખાવી પાંચસો ખાઈ જાય જોઈ જજો આરામ કર્યા જ્ઞાન છે એટલે કહેવાય કાજો કહેવાય નહીં બહાર તો થતે શું કરવું પડે એવું કે તને ભાવતી થાય બીજાને આપી દે નહીં તો તારું ચીજ ચોડી જશે એમાં એને આપણે કઈ ખા જેવું અને ખાઈને મોઢા પર જરા નૂર આવ્યું હતું પહેવા દે એને પહેવા દે કે મુખમાં પહેવાય નહીં દેતા મોઢા દાદા તો રહેવાનું તપ કરીને દાતા ચડી ગયા ને તેને પહેરાય નહીં એ એ નોટ અલાઉડ કે એટલે આટલા તપ કરી શકતા એ તપ વાળું નહીં એ તો જ્ઞાન વાળું કામ શું દેહ જુદો આત્મા જુદો દેહ ને સુકાતો ડમ મારી મારી બે બે કરું દેહ નો કઈ ગુનો છે જ નહીં તારો ગુનો તારા મનનો તારા તારા કંટ્રોલ નથી તેનો ગુનો દેહ તો એવો જ છે ત્યાં ટેવ પાડી પછી દેહ ટેવ તારો ગુનો દેહ ને ખીચડીને કરી આગળ આખી રાખજે ધ્યાન જ્યાં ત્યાં આપણી ગધેડું કરી આપીએ ને આખી રાત ધ્યાન કરવા હતો ને તારો વાપર દાદા દાદા ડાક્ટર જગા થઈ શકે કુમાર પૂછે છે આપણે રિલેટિવ વર્લ્ડમાં રિલેટિવ વર્લ્ડમાં જીવા માટે આપણે ધ્યેય તો નક્કી કરવો પડે ને આમ તો ધ્યેય શુદ્ધાત્માનો જ છે પણ રિલેટિવ વર્લ્ડમાં આપણે ધ્યેય તો નક્કી કરવા પડે કે આ કરવું છે આ કરવું છે આ બે વર્ષ પછી અહીંયા આપણે આમ કરવું છે એ તો નક્કી કરવું પડે ને એવું નક્કી કરવું હોવા ગયું નક્કી કરવાનું શું વાંધો ના એટલે આપણે આમ નથી કહેતા કે એક જ ભાવ રાખવાનો શુદ્ધ આત્માનો જ ભાવ રાખવાનો બીજા બધા આપણે પ્લાનિંગ કરીએ બીજા બધા ભાવ થયા ને રિલેટિવ વર્લ્ડના એટલે રિલેટિવ વર્લ્ડ રિલેટિવ કર્યા કરે શુદ્ધ આત્મા શુદ્ધ કર્યા કરે દેવ પોતાના ઘરનું પોતાનું કરજો બધા શુદ્ધાત્મા છે એ શુદ્ધાત્માનું કર્યા કરે અને ડોક્ટર એનું વ્યવસ્થા કરે બધા છોકરા બોકરા સારી રીતે મોટો કરે નવડાવે અને તારે જવાનું અને રમીલા બરોબર ના દવડાવે તે આપડે કેવું બે છોકરા નહીં દવડાવતા આવડતું આપડે વળવું એમ ડાક્ટર વડવા આવે ત્યારે કે આપણે વળીએ શું એમ કે ફાઇલ નંબર એક છે રમીલાબેન કે છે ફાઇલ નંબર એક છે પોતાની ફાઇલ નંબર એક છે એને એને છે તો હેન્ડલ કરવાની બહુ અઘરી પડે છે ઘણી વખત એને છે તો હેન્ડલ કરવાની બહુ અઘરી પડે એમ કોઈક વાર બહુ અઘરી એની જોડે સંભાળતા ના થાય એને પછી ટોર્ચર કરવું પડે ફાઇલ નંબર એક ને પછી ટોર્ચર કરવી પડે શું કરવું પડે ટોર્ચર કરવું પડે એને એટલે એને પજવવું પડે એને હરદાવી ભટાઈ કામ લેવું <laughs> એવું બધું કહીએ તો પાઈ ના મારે ઘણી થઈ જાય દાદા નામ થઈ ગયા દાદા બધું માનો કહે ફરી કરવું પડશે એનું એ જ ધ્યાન હતું ને પણ તું કહું છું ભાઈ ને હા કહું છું ને એટલું તો નિરંતર છે કે આમ જેવો વડ આવે એવું જોઉં છું બધું કહું છું તો અતિ તું શુદ્ધાત્મા થઈ ગઈ અજાયબી જ કહેવાય ને એ પુરાવો હતો કે છે એને કહું છું ત્યાંથી એ ક્યાં માથે શુદ્ધાત્મા પછી એવું શું કે શબ્દ નીકળે તો હું જોઉં છું તરત જ પ્રતિક્રમણ થાય છે આ બધું રહે છે આપડે ફાઇલ નંબર એક કહીએ ને એટલે સિદ્ધાર્થમાં પૂર્ણ હતી ગયો ફાઇલ નંબર એક બીજું શું સુધાર્થમાં એકલો એમની દાદાગીરી પોતાને જાગૃતિ એવું કરી આપો નિરંતર એવરી સેકન્ડ બધા અમારી બધાની શારદા કે છે કે અમારી બધાની જાગૃતિ નિરંતર દાદા જેવી રહે એવું કરી આલો આપના જેવી જાગૃતિ અમને બધાને નિરંતર રહે એવું કરી આપો તમે લોભ લગાવો છો <laughs> આ બાવો કે છે અમારે જરાક આત્મા સુધી ધરાવે તો બહુ થઈ ગયું તમે આપનો રૂપ થઈ રહ્યો છે તમે લોક ને હા મારે એવું કહેવાનું જે વખતે જે છે એ કરે પણ આપણે આત્મા પામી ગયા એટલે આપણે મુંબઈથી બેઠા ટ્રેનમાં બેઠા અને પછી રાજધાની એક્સપ્રેસ દિલ્હી પહોંચવાની કે છે લોકલ ગાડીમાં ક્યારે આ લોકલ ગાડીમાં ક્યારે દિલ્હી પહોંચશો લોકલ નથી આ રાજધાની અનંત કરતા ના થઈ શકે અનંત અવતારે જ્યાં પહોંચી ના શકાય એ જગ્યાએ પહોંચે એ રાજધાની એક્સપ્રેસ છે પ્લેનમાં બેસો છે અમે તો પ્લેનમાં બેસો દાદા એમને તો માં બેસવું છે માં જે લંડન થી ન્યુ ત્રણ માં આવે છે એવા માં રહેતું શાંતા બને આટલા બધા લોકો તપ કરે છે જપ કરે છે હિમાલયમાં રખાઈ મરી જાય છે આત્મા તપ કરે છે અને તેના અમેરિકામાં આઈસ્ક્રીમ ખાતા મળ્યો <laughs> કર્મ જાગૃતિ નહીં એ ચિંતા બિંતા નહીં નો નો પેલી બેટા આત્મા થયું છે કે તે હવા એનો તરફ લાગે છે પણ એની એકદમ મીઠાઈઓ જુઓ ને આ મીઠાઈ શું બનાવે છે હાઈ બહુ જ દેખાવ દેખાવ બધી ભાવ રાતે છપ્પન ગુમ થયા હવારમાં છપ્પન ગુમ ચપ હોય છે પછી તમે આપો તો લેવા નથી The તો આપણે આ જ્ઞાન જાણવું છે અને આપણે જાણી બેઠા જવું છે એમને જ્ઞાન જાણવું છે નિકાલ કરવાની વાત ના કરે આમ કરો શું કે છે શું કે ત્યાગ થતો નથી ત્યાગ કરવો છે પણ થતો નથી ધંધો છે કર કર કયા કરવાનો અને અકરીને ખોળે પોતે અકરીને કે છે કરું છું બસ ભાઈ માર્ગ નહીં હોતો કામા પડ્યો આપણે એટલે એક વાક્ય કેવું બધું છોકરા સાથે બધા હાથે લગ્નમાં પડે બધું કરું નિવડ આવી જાય નિર્મિત એમ પૂછો કે આ મારા બધાનું સ્વરૂપ એ શુદ્ધ સ્વરૂપ થશે પર જવાય ને ફાઇનલી એક બે અવતાર ભવનમાં હો આ બધો નિકાલ થયેલો હોય તો આ સ્વરૂપ આપણું સ્વરૂપ શુદ્ધ જ થઈ જાય ને બાકી રહી જાય ટાંકી ખાલી થાય છે ને ત્યારે એમ તે નહીં થાય ઉપર ગાંઠો મારી ગયો છે કરેલો માલ નહીં કરે એટલું આટલું બધું સ્વરૂપ શુદ્ધ થયું આપણું એમ મારું પ્રશ્ન છે રામભાઈ પૂછે છે કે અમારે એક બે અવતાર પછી મોક્ષ થશે ત્યારે અમારું સ્વરૂપ આટલું બધું શુદ્ધ થશે ત્યારે થશે ને દુકાનદાર માણસ હતો તે દુકાન વધારે વધારે પછી મેં થાક બહુ દુઃખી થયો ત્યાં દુકાન કાઢી નાખી છે તો દુકાન કાઢી ફરી શરૂ કરી શું કહે જ્ઞાની કોઈ સાધન મળી આવે જ્ઞાની પુરુષ કાઢી દુકાન કાઢી નાખે શરતો બધી દુકાન જ્ઞાની પુરુષ કરી હોય શરતોથી પણ સંભાવ શું કહ્યું ઓકે બીજું કે ધારો અમારા જે બે હતા જે થવાના જે તો તે ટાઈમે હવે તો અમે પરમ ગુરુ સદગુરુ દાદા મળ્યા પણ તો તે ટાઈમમાં તો જરૂર જ રહી ને અથવા તો મળશે એવા પુરુષો ના નિકાલ બરોબર છે પણ એમ કે તમારે બે અવતાર બાકી રહ્યા તો તે વખતે અત્યારે તો અમને દાદા જ્ઞાની સદપુરુષ મળ્યા પછી એક બે અવતાર બીજા રહ્યા કે ત્યારે અમને બીજા કોઈ મળી રહેશે કે અમને જરૂરત નહીં રહે કોઈની હા પછી બાબા જરૂરત ક્યારે દુકાન કાઢવાની છે રીતે દુકાન કાઢવાની છે ફાઇલોનો નિકાલ થઈ જશે અત્યારે ઇન્ડિયન ગવર્મેન્ટ છે કારણ શું છે તાકે બે કામ કરવાનું પોતાના સ્વરૂપનું જાગૃતિ કરવાની એટલે રમતા કરવાની અને એ ના અને ફાઇલ આવે એટલે ફાઇલ નીકળવું ત્યાં સુધી ઇન્ડિયન ગવર્મેન્ટ ફાઇલ નિકાલ થઈ ગયો એટલે ફૂલ ગવર્મેન્ટ ફાઇલો નિકાલ ખાલી થવા માટે જેટલા અવતાર આવવાના એ બધા અવતારમાં માટે કોઈ પણ અવતારમાં ચાર્જ નહીં થશે પુષ્પાબેન પૂછે છે કે હવે આ જે બે ત્રણ અવતાર જે થવાના હોય એમાં આ છે તો અમારી ભરેલી ટાંકી છે તે ખાલી થયા કરે પછી નવું ચાર્જ કોઈ પણ અવતારમાં નહીં થવાનું નવી તો બંધ થઈ ગઈ છે અજ્ઞાના થઈ જાય અજ્ઞાના પર ચાર થઈ જાય બીજાનો માર્ગની જાગૃતિ રહે કેવી રીતે બીજા અવતારમાં અવતાભાવમાં અમને આ આજ્ઞાની અવતાર આજ્ઞા એટલે બધી જવું બીજા અવતારમાં આજ્ઞા વસ જ રહે આપણે પાડી ના એક અવતાર જ પછી વ્યક્તિઓ આજ્ઞા વસ જ રહ્યા કરે તમારે પછી પાડવાની વૃત્તિઓ એક અવતાર દાદા પુષ્પાબેન કે છે મને પરમ વિનય નથી સમજાતું હજુ મને એકદમ પરમ વિનય હજુ એકદમ બરાબર નથી સમજાતું પુષ્પાબેન કે પરમ વિનય દર્શન થવા દે ને તાજા ફરવાઈ ખાલી દોરાવે વખત પણ જાય ટાઈમ એને માટે કાઢ્યો શું કહું ટાઈમ એને માટે કાઢ્યો ચીજ નથી કાઢ્યું જો ટાઈમ ચીજ બધું કાઢે ને તો વાત જ અમે તો ટાઈમ ચીજ બધું રહે ને જીવતી જાગતી એટલે અરે તમે વિક્ષેપ નું બહુ સરસ કીધું હતું વિક્ષેપ હા એ દાદા ભગવાન બ્રેજેકર બોલતા અને તું જે વિચાર બી આવી ગયા આપણા શુદ્ધ ઉપયોગમાં હવે ઈચ્છે પડે છે આપડા કર્મ કર્મ ઉદયો છે પણ આપણે જાગ્રત થઈએ તો આપણે કહીએ હા ઉદય તમારે નિક્ષેપ પાડું છું તો આપણે એનું જોઈન થઈ ગયું કોણ પાડે છે સાથી આમ થાય છે આપણે જાણીએ એટલે આવી ગયું તો પાડે રહે નહીં આપણા જ કર્મો આપણા જ કર્મો ઇન્વાઇટ કરેલા મોટા મોટા યોગીઓ પહોંચતા હતા પેલા બરાબર અને આ સ્ત્રીઓ સાથે પહોંચે છે અમેરિકામાં રહીને અમેરિકામાં કરીને <laughs> આઈસ્ક્રીમ ખાઈને આઝાદી કહેવાય આઈસ્ક્રીમ ખાઈ લોકો છે ને આપણે મંત્ર બોલીએ કે